Salvador. <laughs> કઈ બાજુ હતા પેલા વચમાં આવે છે ક્યારે આવ્યા રમેશભાઈ ફુવા ક્યારે આવ્યા મને ગરબડ થઈ જાય છે એ તો આપણે બર્ગમાં ને રાજુભાઈ તેમાં કમતી હારી જમાય છે ઈસ્ટ યુએસએ તમે સર કર્યું સાઉથ સાઉથ પણ પેલા ટ્રમ્પ સાહેબને સંભાળજો એટલું કરજો મહેરબાની કરીને હા અને કંઈ સંઘનું કલ્યાણ કરાવજો કોઈને આવવું હોય તો આવવા દે ને આપણને હમ તું તો જબરી છે છોકરી અભીએ બેલા તરુબેનની ભત્રીજી તું ક્યાં ત્યાં કેટલી વખત બનતું હા જોર્જિયામાં કહું કેટલીક મોહમ્મદ બાબા કશું વાંધો બેસો થોડું થોડું આમ થોડું આગું કહેશે પગ મૂકવાનું ફાવે એમને બસ થોડું થોડું હમ હા જગ્યા ના રોકીશ વધારે હા માણસને જગ્યા ઓછી પડે એટલે પાપ હા એ શું છે કહો સાહેબ શું છે બોલો હમ એટલે તું અહીંયા ત્યાં જોડે વાતો કરીએ આપણે અહીંયા તું અહીંયા મારી પણ અહીંયા આવતો ને આપણો સળિયાળો છે ને આ સળિયાનો ને કોનો હે અહીંયા આવતા અગવાર અહીંયા આવતા ને હા અહીંયા બે જા ડરો બહુ બહુ ડરો છે એવું કે છે આ કોનો નિખિલનો આ તમારો સારું હમ બેન કોને કહ્યું તને ખબર બેન કોણ છે તારી બેન છે કઈ કઈ બેન કે કોણ બોલ્યું હમ પૂજા કઈ છે મમ્મી કઈ છે હે હે તો સાસુ કોને કહેવાય ના સુન ને સુન ને તમારે એમ નથી તને ખબર ના ખબર નહીં નહીં તને ખબર નહીં મમ્મી જાણીએ બહેન જાણીએ બધું જાણીએ કોઈ જાણીએ તો સાસુ ના જાણું સાસુ તો કોઈને હોય ને સાસુની સાથે હમ એ બહુ વિકાસ થવાનો છે ધીમે ધીમે વધે છે ડીપી પ્લાનમાં આવી ગયું ને આપણે થઈ ગયું ને પેલા લોકો સોલ્યુશન આપ્યું આપણને ચાલશે હે થોડી વિગત કહેશે ને આપણે થઈ જશે ભૂતગલને વિતરાગ કહ્યું ભૂતગલ વિતરાગ જ છે એમ કરીને કીધું ના પૂતગલ વિતરાગ છે સ્વભાવથી હા બોલો આ વિતરાગ કવિ સ્વભાવ જ હા એટલે કે આપણે પૂતગલે વિતરાગ થવાનું છે એટલે વિતરાગ છે એને રાગદ્વેષી બનાવી દીધેલું તે આપણે આપણે રાગદ્વેષી બનાવી લીધું એટલે આપણે રાગદ્વેષ માંથી નીકળી જાય એટલે પૂતગલ પાછું વિતરાગી થઈ જાય એ બધો ચીકણો સ્વભાવ આપણો ટેવોનો ટેવોનો પૂતગલને રાગદ્વેષમાં ગમે જ નહીં એને તો રાગદ્વેષ હમ પરંતુ આપણે રાગદ્વેષ થઈ ગયેલા એટલે વિભાવ થઈ ગયેલો પૂતગલને સીધું જોવાનું એની જગ્યાએ માખું જોયું હતું બાળું જોયું તો આવું બધું થઈ ગયેલું એટલે હવે આપણી એમાં બાળા એ બધું નીકળી જવું જોઈએ શું નહીં તો દાદા સીધા દેખાય નહીં ને જલ્દી આપણને દાદા દાદા બોલે ખરા પણ દેખાય નહીં આવું આ ભરત મને કહ્યું ખરું નહીં સાહેબ હા હા ત્યાર પછી દરબાર ભરાઈ ગયો ચંદુભાઈ સાહેબ કઈ ગયા બેઠા છે ઓ તું આ પંકજ પંકજ હે નહીં અચ્છા તો એના જેવું મોડું દેખાયું થોડુંક હે એને મોડું જરાક એવું લાગ્યું તમારું દાદાની દાદા ભગવાનની વાત કે આ વિજ્ઞાનની વાત મને સમજાય છે પણ જ્યારે પૂછવામાં આવે ને ત્યારે એમનો કોઈ બીજો જ ફોડ નીકળે હા એ વિતરાગ એ એવું એક જીવન જીવવાની રીત છે કે એમાં તો તમારે જેટલા જેટલી બાજુના જેવા ફોડ જોઈએ બધા મળી જાય એક રીત છે જીવવાની શું કહ્યું એ આપણને બધા દાદા ભગવાને શીખવાડી કે હવે તમે તમારી વ્યવહાર દ્રષ્ટિથી તમારા વ્યવહારને જીવી જાઓ શું નિશ્ચયથી કેવી રીતે હા નિશ્ચયથી એટલે વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય બનાવી દો આ વ્યવહાર દ્રષ્ટિથી આ વ્યવહાર જુઓ છે મારે મારો આવો પધારો હે મોટા મોટા મોટા આયા અહીંયા બેહાડો અહીંયા ઉપર આવો હા ત્યાં જગ્યા છે બે જાઓ બે જાઓ ત્યાં ત્યાં સીધું વાતે થશે મારે તમે એમ દેખાશો નહીં મને બે હા બેહો બેહો કઈ નહીં બેહું બધા બેહું બેહું છે તમે અહીંયા આવતા રહો જગ્યા છે સારી હવે હા મોટા શેઠ આયા બે દીકરીઓ ગઈ આવે તો આરામ છે હે બહુ હા બુદ્ધ ભગવાને બહુ કૃપા કરી કેટલા વખતથી બેહાડ્યા જ નહીં એટલે કે વ્યવહારના નિશ્ચયથી હા એને નિશ્ચય તો ખરો જ ને પણ એમ નહીં તો એને વિતરાક કેમ ન થાય હોય વ્યવહાર વ્યવહારને વિતરાક તો થવાની બહુ ઈચ્છા છે આપણે થવા દઈએ તો ને પણ જો સુરેશભાઈ પૂછજો કેવા દેવું પડે ને વિતરા હે હમ એની જોડે એનો ઝઘડો મટાવી દેવો પડે આપણે સંભાવ નિકાલથી કેવી રીતે હા એ કંઈ આપણી જોડે નિકાલ ના કરે આપણે એની જોડે કરવો પડે હમ જે આને જેનાથી આપણને આંટી જે નાખે એની જોડે નિકાલ કરવાનો અને આંટી નાખનારે આપણે આંટીએ આપણે અને આંટી જેને લાગી ગઈ એ આપણે આ તો બહુ મજાનું છે જગ્ગુભાઈ આવો અહીંયા આવો બધા દગ પગ પલંગ પર જગ્યા છે આપણે કોણ છે બીજું અચ્છા આવશે ને ત્યાં બેસાશે અંદર આવો ને કંઈ નહીં ભલે અહીંયા આવો તો બારી બારી શું ફાલ્ગુની આવી બોલતો ખરી હતી ઠરી ગઈ છું તું ઠરી ગઈ છું ને બહુ જબરી છે આખું વિજ્ઞાન જાણે છે તમારી દીકરી બહુ જબરી સામાન્ય રીતે એ આ વાત એ તો એવું જ હંમેશા સંઘ કહે છે સંઘ જેવો સંઘ એવી અસર એટલે આપણે મોક્ષે જવું છે તે મોક્ષે જવા દે એવો સંઘ હોય તો વધારે સારું લાગે આજે પણ એને ઓળખી લેવાનું કે આ આ જાતનું ફૂલ છે આ જાતનું ફૂલ છે પછી જે ફૂલ આપણને મોક્ષનો સંગ ના કરવા દે એને ધીમે રહીને જોઈને બાજુ ખાઈ જવાનું જરાક એ ભગવાનને છૂટ આપીશ બિલકુલ છૂટ આપીશ એની ટીકા ફીકા નહીં કરવાની કશું ધીમે રહીને છટ થઈ જવાનું મોક્ષ મોક્ષ જેવો મોક્ષનો સંગ જોયો ને બધો સંગ એવી અસર એટલે તો ઊંચા ઊંચા સંગ રાખવાના બધા ઊંચા એટલે કે જે એની નજર નીચી હોય એવા શું નજર નમેલી હોય શું કહ્યું એવા વિતરાગ થયા પછી શું થઈ ગયા પછી ના હોય પણ થવાનો પ્રોસેસ ચાલુ હોય દરમિયાનમાં હોય વિતરાગ થવાનો પ્રોસેસ તો ખરો ને આપણે સંસારમાં જેવી રીતે સંસારમાં જીવવાનો પ્રોસેસ એવી રીતે સંસારમાંથી નીકળીને વિતરાગ થવાનો પ્રોસેસમાં એટલે આપણું જીવન આ વિતરાગી થાય તે આજ્ઞાધર્મ આપણને વિતરાગના પ્રોસેસમાં વિતરાગી જીવન જીવવાનું આપણને શીખવાડે વિતરાગ તરત તો કેમ કરીને થાય પહેલું તો વિતરાગતાનું બીજ પડવું પડે વિતરાગતાનું એ બીજ થાય એટલે બીજ એની માટે કામ કર્યા કરે પછી એને ખાતર પાણી આ બધું હરખું કરવું પડે આપણે એ આપણું કોણ હમ બાગબાન લોકો બહુ જુએ છે મારા પરથી બધાને બહુ ગમે છે મને બા એક વખત બતાવ્યું બાએ પછી જોવા જેવું સારું લાગે છે ત્યાં જોયેલું હિન્દી આપણે આપણું આપણું છે બધું રૂપાંતર હતો સંસારમાં જાત જાતના હે હા બોલ વ્યવહાર દ્રષ્ટિથી નાનામાં નાના લઘુ થઈને જ રહેવાય નહીં તો હા તે તારે છે ને ઊભો થા ભાઈ ઊભો થા ઊભો થા આના જેવા આવો મોટો થયો ને તો પણ આના જેવું જુગવાનું તારે આના જેવું હમ લોકો ગાળા કહે તો ગાળા કહેવા દેવાનું પછી પણ પણ બહાર વ્યવહારમાં સંભાળીને રહેજે કારણ કે વ્યવહારમાં તો ઉત્સાહી કરી નાખશે તને નામ જો આવી રીતે નાના નહીં થવાનું નજરમાં નજરમાં એને તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા કહી શું કહ્યું એને જ વ્યવહાર દ્રષ્ટિ આજ્ઞા કહેવાય એટલે આપણી નજરોમાં હલકાપણું થઈ જવું જોઈએ ના એ તો એ નજરોમાં પહેરી ગઈ બુદ્ધિ એટલે પછી શું કરો એ નજરોમાંથી નીકળી જવી જોઈએ ધીમે ધીમે જોવાનું આપણે એ પછી પેસવા હું કોશિશ કરે ને તો એ તમે બંધ કરો રહી no not allowed no entry ફરી પછી કેવું પડશે નજર પહેરી ગયો વસંતભાઈ હા બુદ્ધિ તો ક્યાંથી ક્યાં પહેરી જાય ઝીણામ ઝીણી છે એવી બધી બધું સેબોટેજ કરે એવી છે શું કરે હા એની હમું મોડલ યુદ્ધ મળવાનું અહિંસક યુદ્ધ અહિંસક હમ એટલે મારવાની ને કશું નહીં ડરાવવાની બરોબરની ના ડરાવાય હા દાદા વાતો કરવા વાળો કરવા વાળો આપણે વાતો કરવા બેઠા છીએ હમ તું કેમ નથી બોલતી હમ કોણ તું તો પાછો અનાવિલ પ્રશ્ન પૂછીશ હા હા પૂછ લે કેમાં પંખો ગરમ જવા દો ચાલવા દો હા બોલ હે આપણે બીજામાં પોતાને જોવું હોય તો બીજાને પોતાનું બનાવવું પડે અને આપણે એ બીજા સ્વરૂપ થઈ જવું જોઈએ એવું છે આ શરીરનો તો બહુ જેવું રૂપ આપવું એવું આપે થઈ જાય એવું છે જેવો વાઘો પહેરાવા તેવો વાઘો થઈ જાય એવું છે બહુ રૂપિયું છે આ તો પેલું પહેલી જાતનું રૂપ લીધું હવે એને ફેરવીને આવું થઈ જવાનું શું સુસાથી પૂછ્યું ત્યાં કોનામાં હા એ તો આયુષ્યનું કામ હતું તમે તગુ વચમાં કઈ ગયા <laughs> પણ પેલો હજુ ગયો નથી તારી પાસેથી એ તારી જોડે જ છે પણ તું દેખાતો નથી કોઈ શું કરું કોઈને જવાનો સ્વભાવ તો જાય પણ જવા તો એમ સીધું જાય એવું નથી કશું એને જવાના સ્વભાવમાં મૂકી દઈએ તો જ જાય નહીં તો જઈ શકે નહીં બધા તો મહાબહુ છે આ વ્યવહાર વ્યવહાર વ્યવહાર હમ એટલે ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનું કહ્યું ફાઇલું એટલે આપણાથી બીજું નહીં આપણે જ હું કહ્યું અને આપણે જે આજ સુધી જ થયું બીજું છે એમ કરીને તો જઈએ જ છીએ બીજા મહાન આવું તે પછી પ્રશ્ન એવો કર્યો બીજું છે જ ક્યાં આ એક જ માલ મસાલાનો બધા રૂપો બને છે બધા જાત જાતના એક જ જાતનો એક જ ઘઉંનો લોટ પણ મલ્ટીગ્રેન વાળો છે તો જરાક શું કરે જાત જાતનું હમ બધાની બ્રેડો બને પણ જુદી જુદી બ્રેડો બને હે આવું છે ચંદુભાઈ એક જ લોટનું બનેલું બધું જ પ્રકાશ છે હા ચાર જ જાતનો મિશ્રણ લોટમાં તો લોટ થાય છે પણ એમાં જાત ભાત કેટલી બધી બની જાય છે બરાબર અને વાનગી કેટલી બને નહીં તો મજા શું આવે જીવવાની જીવવાની મજા જ ના આવે ને મગનભાઈ કેવું છે નહીં સાવડો ગમે છે ને આપણને પણ સાવડો જ્યારે આવે જ બનાવે જે બેનનો જે હાથને જે હથોટી બેસી રહે છે હથોટી બનાવી તો એક બેનને અથોટી બીજા બેનને શીખવા જાય પણ એની ભાત તો એની જ હાજરીની હોય સમજાય ને એવું પણ ભાવ બધામાં પૂરાય તે ભાવની જાત કેટલી બધી જાત જાતની પણ દિલ દિલનો ભાવ ઉમેરાય તે બહુ મજા આવે આવો ને અંદર અવાશે હે અહીંયા બેસા છે એક જગ્યાએ આ જો અહીંયા જગ્યા અહીંયા જરા ખૂણામાં આવી જઈશ તું તમે પેલું થોડા ખસો ને એક ઇંચ બે ઇંચ તમને નહીં એક બબે એક એક દોઢ બે ઇંચ ખસતો તો આવી જશે જોજે અને પગા બાજુ લટકાય મારી બાજુ ના ખરેખર જો હું બેસીને બતાવું હા <laughs> તું આવી જાય તું તારે તો નીચે બેવાનું તારે ઉપર હાણું છે ના ના જા જા બેસ બેસ હું તો સમજતો કહું છું બેસ કહું છું બસ થઈ જ જાય જગા શું છે તારું પાછું જે રીતથી ના ગમતું કર્યું હતું ને એની ઊંધી રીતથી આટી આમ પાડી હતી તો આમાં જ ઉકલે પછી આ કેવા બહુ દેખાડે છે સીધો આપવાનું પણ છે તો વાંકી એટલે વાંકી ઉકેલવા જાઓ તે ના ઉકલે આમ જ ઉકલે આમ વટાયું હોય તો આમ જ ઉકલે જેવા ભાવે વીટાયું એના એ જ ભાવે ઊંધું થઈ અને નીકળવું પડે ઊંધા થઈ જવાનું એટલે ઉકલી જાય તો એની મહેતે છે <laughs> આજ્ઞામાં જીવને તાર શું પેલું આ બધું ઊંધું છતું પૂછું છે આજ્ઞા એમ ના સમજણ પડે આ બધું ફાઇલો સંભાળ નીકાળે રહું ગુજરું જેમ પાડ્યું તેના ઊંધેથી ઉકળી જવાનું આપણે એવું નહીં સાહેબ અને ઊંધી રીતે ઉકળી જવાનું જેવી રીતે ગુજરું પડ્યું એને ઊંધી રીતે કહે ઉકલી જાય પણ પેલા પતંગના દોરના ગુજરા બહુ વસમાં પડે છે તો જેને બહુ દોર ગમતો હોય ને તો ગમે તેમ કંઈ ઉકેલે છે ધીરજ રાખીને ઉકેલે છે હમ ધીરજથી નાના છોકરાઓ કેટલા પ્રેમથી પેલો ઉકેલે પતંગના દૂરના બહુ અમે તો ઉકેલેલા બહુ હા આજ્ઞા આજ્ઞા એ ધર્મ બસ બધું કંઈ નહીં તારે કહેવાનું તું શું નામ તારું કોઈ જીનલ પોસી થાય ને મર એવું કહેવાનું શું કહીશ હમ પછી તો જીવવાની મજા આવશે કે એવું કહે ને જાતને તાર તો શરમ આવે છે કહેતા કહે ને કહે હમ એવું ના કહેવાય હમ આપણું જ છે દુનિયા આપની હમ દુનિયા એવું નહીં ફાલ્ગુ નહીં ફૂલ ટાઈમ કરું છું સંજીવે કેમ કરીને અલાવ કર્યું હતું ફૂલ ટાઈમ હા તો તો બરોબર છે એની પરવાનગી લેવી પડે ને બહુ થાય અમારું પ્રોડક્ટ જે સોફ્ટવેર અમે જે કરીએ છીએ ને તો એમાં એન ટેલર વોલમાર્ટ એ બધા અમારા કસ્ટમર અને એ લોકો અમારું પ્રોડક્ટ વાપરે એટલે ઓનલાઈન પર જે લોકો બધું બાય કરે ને તો એને માટે અમારા પ્રોડક્ટથી ઇઝીલી બધી વસ્તુ મળી જાય તો એને માટે અમારા કસ્ટમર સપોર્ટ છે અમે લોકો એક ક્રેડિટ કાર્ડ રાખ્યું છે તે કસ્ટમર સપોર્ટ ઓર્ડર કરે અને પછી એ લોકોએ ઓર્ડર કેન્સલ કરી નાખવો પડે કેમ કે અમે ઓર્ડર કરતા ના હોઈએ તો એ ક્રેડિટ કાર્ડનું બધું ચેક મારે રાખવાનું તો એમાં એક જણ છે ને ઓર્ડર કરે પણ કેરલેસલી એ કેન્સલ કરવાનું ભૂલી જાય એટલે એક વખત પાર્સલ આપ્યું પછી મેં એની સાથે વાત કરી એણે કંપનીમાં કોકે કીધું કે કે હું ટી શર્ટ રાખીશ એટલે આઠ ડોલર તને આપું છું એટલે એણે મને આવીને કીધું હું અકાઉન્ટન્ટ છું ને પછી પાછા બીજા હંડ્રેડ ટ્વેન્ટી વન ડોલર્સનું હતું કે જેનું રિફંડ નહોતું તો દાદાજી જરાક જોરથી ફાલ્ગુનીથી કહેવાય ગયું એટલે થોડુંક એને પણ લાગ્યું કે હું એને યાદ કરું છું એટલે મારી મારી જવાબદારી હતી એને કહેવાની એઝ એન એકાઉન્ટન્ટ કે તારે રિફંડ કરવાનું તો એમાં જે કોમ્યુનિકેશન થયું ને એમાં મને બી લાગ્યું કે મેં જે અગ્રેસિવલી એની સાથે વાત કરી એટલે એ સંભાળીને કેવું પૈસા લેવાનું તો સંભાળીને કેવું પડે આપણા મૂળમાં હતા ને ત્યારે એ આપણી મૂળમાં હતા ને આ જ પૂતગલની ભાત બધી જાત જાતની ખરું સોફ્ટવેર તો જબરી વસ્તુ છે જેટલી રીતે એને વાપરવું છે બે ત્રણ જણને એનો સોદો કરતા એમાં આપણે પહેરી જઈએ ને એટલે તમે તમને આમ કેમ થયું આમ તેમ એને આપણે હરખું કરીને આવનાર પાછા લો હરખું કરીને આપનાર આ તો બધા તે અમેરિકામાં તો આપણે બધા બધા જોબ કરે બધાને આવા અનુભવ તો થાય બધાને થાય બોસ હોય એનો ઉપરું હોય ઉપરાન આ તે બધાને થાય અમારો ભાણો છે ને ત્યાં પેન્સિલ પેન્સિલવેનિયામાં ના ફિલાડેલ્ફિયામાં સંજીવ એની પેલી શું નામ એનું શિલ્પા જે કંપની મળી છે ને મજા કરે છે ખુશ છે એના પર બધા ખુશ કરતા બહુ આવડે છે એને કેટલા વર્ષોથી કામ કરે છે શું મેં શિલ્પાને પૂછ્યું તારી કંપની શું કરે છે તો કે લોકોના પૈસાને મેનેજ કરે છે લોકોને પૈસાને મેનેજ કરે તો એમાં ચોરી તો ના જ કરાવીને પણ મેનેજ સારું થવું જોઈએ જુએ બહુ બહુ ખુશ એની ઉપર મજાની ગમતું હોય તો એને લાગે કે આ એક્સ્ટ્રા છે વધારાનું છે એને કંઈ કરવું પડશે એને કહીએ કે ભાઈ તું આમ રહેવા દે હમણાં થોડો વખત ના આવીશ આમ તેમ પરંતુ એને ગોઠવીને પાછું બીજામાં ગોઠવી દે જોયા જ કરું છું વસંતભાઈ એને પેલી શિલ્પા છે એવી મજાની છે તારા જેવી હસ્તી નસ્તી હમ એ અમદી તૈયાર થઈ કરેલી આ મંદિર બધાને બહુ ગમે છે તને ગમે છે તું વાત તો કરતી નથી ફોન પર કરું છું એમ ને શું છે કહો સત્સંગ તો હૈ હરતા હસતા ખેલતા કૂદતા ચાલવા જવાનું વિતરાગતા એ જ છે બધી હા પણ ગાંડા નહીં એ ના ચાલે વ્યવહાર છે બધાને રૂપાળો લાગવો જોઈએ શું કહ્યું કદરૂપો ના લાગવો જોઈએ કંઈક થોડી કંઈ કદરૂતું આવીને ગમે તેવું શરીર ઉપાડું હોય મોડું જ ના ચાલે એમાં આ વસ્તુ અને શ્યામમાં શ્યામ હોય ગમે તેવો હોય તો પણ એ રૂપાળો દેખાય એટલે આપણા ડિસ્ચાર્જ અહંકારને ઓપ આપવાનો છે શું કહ્યું હમ એમાં ખાના ખાંચરા આ તે છે એને આપણે એને એને તાંકણા કરી કરી કરી હરખો કરી દેવાનો હમ જરાય બૂમ પાડ્યો નથી મને અરે અહીંયા બધા બહુ મને દુઃખ થાય છે ના ટાંકશો મને છીણી હથોડીથી હા એ પ્રજ્ઞાની છીણી પ્રજ્ઞાની હથોડી બધું જ નહીં સમજાયું હા કારણ કે પ્રજ્ઞા પૂતગલને બરાબર ટાંકે એવું ફર્સ્ટ ક્લાસ ટાંકે વાત શું છે બહુ શક્તિ છે પ્રજ્ઞાની તો આત્માની અનંત શક્તિઓ બધી એની પાસે જ છે નહીં સમજાયું આત્મા તો આત્મા જ છે આત્મા કંઈ અનાત્મા થતો જ નથી કોઈ દાડો થાય જ નહીં કોઈ નહીં તો આત્મા જે વસ્તુ જ ના હોય કશું ના હોય દુનિયા ના હોય આપણે નહીં કશું ના હોય મોક્ષની વાત ના હોય કંઈ નહીં આત્મા આત્મા જ છે પરંતુ એની જે શક્તિઓ છે આનંદ કેવી રીતે કામ કરે એ સત્તા કોની પાસે તો કે પ્રજ્ઞાશક્તિ પાસે એ પ્રજ્ઞાશક્તિ શું છે તો કે આત્માનો સ્વભાવ છે આત્માનો સ્વભાવ છે કેવી રીતે તો કે એ સ્વભાવ એના સ્વભાવમાં મૂકાઈ ગયો જેની અંદર એની અંદર એ પ્રજ્ઞાશક્તિ કામ કરે સ્વભાવમાં મૂકાઈ ગયો તે આપણે બધા સ્વભાવ મૂકાઈ ગયેલા અજ્ઞાનવિધિથી ભેદ જ્ઞાનથી સમજાયું ને એટલે એનામાં તો આ ભેદ જ્ઞાનને ભેદ જ્ઞાન સ્વરૂપે રાખવાની એ બહુ અનંત શક્તિ છે તે ચૂકી જવાય તો પાછું એનો ઉપયોગ કરવાનો ચૂકાતી સાથ ચૂકી જાય લઈ લેવું આ કહ્યું હમ આવું એટલે તો મેં કહ્યું કે ઉપયોગ કર્યો કહેવાય પ્રજ્ઞાશક્તિથી હે પાંસરી પાંસરીમાં એમ કહીએ ને તેનો ઉપયોગ કર્યો કહેવાય એ પ્રજ્ઞાશક્તિ ઉપયોગ કર્યો કોઈને દુઃખ દેવી નથી એ દુષ્યંતભાઈ દુઃખ જરાય દુઃખ આપે એવી નથી હું તું દુખિયારે સુખી કરે એવી શું કહ્યું તને સમજાયું કે નહીં હે ગમે છે કે નહીં તને હા ગમે છે બધા છોકરાઓની વાતો ગમે તો તો જ સારું ને એના જોડે કંઈ નહીં ઓહો બહુ સુંદર તમારી જોડે કરે વાત મને દાખલા તરીકે સેમ્પલ બતાવો છે સેમ્પલ બતાવો છે એક સેમ્પલ બતાવો હા ગુજરાતમાં શું કહે છે બીબી કહે છે પછી ના નવ કલમો તમે કહ્યું નવ કલમોમાં કે કે આપણે આ રીતે કરીએ તો એમાં શું થાય આપ નવ કલમો બોલીએ તો એમાં શું થાય તમે શું કહ્યું એટલે એ આપણે નક્કી કરીએ ને આપણે ડિસાઈડ કરીએ એટલે આપણે મેમરીમાં ડિસાઇડ કરી એટલે મેમરીમાં રહે એટલે પછી એનાથી કંઈ પણ ઊંધું થાય તો આપણને ખબર પડે કે આખું આપણે છતું કરી શકીએ નવ કલમોમાં બહુ બળ છે આપણે જ છીએ એમાં આપણું જ બળ છે નહીં સમજાયું આપણાથી ભૂલ તો ઊંધી થઈ હોય ને એને છતી કરવાની શક્તિ એવું એ નવ કહેવાય શું કહ્યું હું હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જેવું આત્મા શરીર આત્મા શરીર જેને ગ્રહ છે ને એ આત્મા એનું અહમ ન દુભાય શું કહ્યું અહમ એટલે હું પણ હું શું કહ્યું તારું નામ શું શ્રિયા શિયા શિયા શિયારામ હો જાનકીની નામ શિયા છે તો જાનકી બદલી નાખ ને એમ એટલે અહમ એટલે હું શિયા છું કે હું એ બધાને પોતાનું હું તો હોય ને આવી રીતે એને જે દુઃખ પહોંચે એ બહુ મોટું દુઃખ કહેવાય એટલે દુબઈ જાય છોકરાને આપણે આપણાથી કંઈક ખોટું બહુ વધારે પડતું કહેવાય કે દુબઈ જાય ને આપણાથી દુબઈ તો મોઢું ફેરવી નાખે આપણાથી એવું થઈ જાય તો આપણાથી કોઈનું મોડું આપણાથી ફરી જાય એવું નહીં કરવું એવું દાદા કહે છે હમ એટલે આપણે અત્યારે લઈને આવે આપણાથી ફરી જવું આપણું વર્તન થાય આપણું જીવનમાં બને આપણાથી કોઈની જોડે એટલે આપણે આ કલમ એની ઊંધી પ્રકારની બોલવાની કે હવે જીવું છું તો જીવતે જીવ મને આ ભાવ થાય છે કે આવું મારાથી કોઈ દુભાય એવું મને પોસાય નહીં એના હું ને હું શું કામ દૂબવું એના હું ને એનું જે રીતે રહેવું જ રહે પણ હું શું કામ દૂધવું જો એને દૂબવીશ તો એ મને જ પહોંચશે નહીં સમજી એવું એવું દાદા કહે છે બહુ મોટું સાયન્સ છે ઘણું જ મોટું સાયન્સ છે નવકલમ તો હમ અને નવકલમોમાં અહમને ન દુભાવવાની મોટા મોટી પ્રમુખ કલમ છે એ પહેલી પછી બીજી ફોલો કરે એ ના હોય કશું આવે નહીં પછી તો તો થઈ ગયો વિતરાક એ પહેલાં પહેલી છે અને બધા જોડે આજે વાત વાતમાં મોંકવું પડે અને રોંટવું પડે શું કહ્યું રોંટું ખબર છે ને નહીં આમાં શરતનો શબ્દ છે પૂરતી નથી એવું થઈ જાય વાત વાતમાં પાકું ચીબડું હોય ને એને અડાય જ નહીં અડતાની સાથે ફાટી જાય બધું એટલે આપણે માથે આવે બધું બધે સાફ કરવું સમજાય ને આજે કુરી કાકડી જેવા જીવો રહ્યા જ નથી કુરી કાકડી ખબર છે તને એ ખાકડી કાકડીએ કર્યું નથી તું કુરી કુરી છે બહુ કુરી છું તું કુકુંબરની કાકડી કાકડી ખબર નથી કુરી એ તૂટે નહીં જલ્દી ભાગે નહીં ગણતમ પછાડો તો ભાગે નહીં આ તો હાથમાં અડીએ ત્યાંથી જ ફાટી જાય એવું છે હું કે તમે લોકો અમેરિકા ગયા તો ફાઈ ગયા છો અહીંયા આગળ બધું આવું છે ભારતમાં એટલે તો મોક્ષ અહીંથી થાય મોક્ષ અહીંથી જ થાય આવા બધામાં રહી લે છે ખરું નહીં ચંદુભાઈ હે આપણે ગામમાં જો બધાને કેવું હાચવી હાચવીને બધું જીવવાનું આવું છે બધા એટલે આ નવ કલમો અને એની સમજ આપણને જ્ઞાન માલ્યું હોય છતાં પણ આ ફાઇલને ફાઇલ સ્વરૂપે કેમની જીવે આજ્ઞાથી એ અને ધીમે ધીમે એનો બદલાવ આવતો જતો જાય એટલે ફાઇલ પાસે બોલાવવી પડે બસ પણ એ આપણે ફાઇલ પાસે પ્રેક્ટિસ કરાવીએ તો ને પ્રજ્ઞા તો બધી પ્રેક્ટિસ કરાવે ફાઇલને જેમનું રહેવું તો રાખી શકે શકીએ પણ પ્રજ્ઞાનો ઉપયોગ કરીએ તો ને આપણે પોતે પોતાની વસ્તુ છે એનો ઉપયોગ ના કરો કોઈ શું કરે કોઈ શું કરે તમને શું લાગે હા આપણે આપણો ઉપયોગ ના કરીએ ઉપયોગમાં ના એવી વસ્તુ તો સમજી શકીએ જેમ જેટલી જેમને જેવી રીતે લેવો હોય તો લેવાયો છે રાજેશ આપણે આપણો ઉપયોગ તો કરવો જોઈએ ને હા ત્યાર પછી કેટલી કેટલી રીતે કરાય ઉપયોગ હે અને છતાં એની એ જ રહ્યા કરે અને એને ફેરફાર ના થાય થોડો તો એનો સ્વભાવ કેવો સુંદર હશે હમ ઘઉંના લોટનો લોટનો સ્વભાવ બગડી જાય શું થાય આપણાથી થાય કશું એટલે બોલો ને અમારે તો કંઈક બાને કંઈક ચોપડા બન્યા આપો ને જેટલે ચોપડા બન્યા આપે કોઈને ભાખરી ભાવ હે ઉપયોગ એવું છે વસ્તુ છે વસ્તુ અવસ્તુ નથી અવસ્તુમાં એવું ના કરી શકો તમે વસ્તુ જે જેનો સ્વભાવ છે તે એને વસ્તુ કહીએ સમજ્યું એ વસ્તુનો જે વસ્તુ સ્વભાવ છે એ બીજી વસ્તુ હોય જેનાથી એ સ્વભાવ જનાબ નથી એ અવસ્તુ થઈ ગઈ એ પૂતગલમાં શુદ્ધાત્માનો સ્વભાવ નથી એટલે અવસ્તુ થઈ ગઈ શુદ્ધાત્મામાં પૂતગલનો કંઈ ગુણ નથી એનામાં એટલે એ વસ્તુ થઈ ગઈ વસ્તુનો વસ્તુ અવસ્તુ એટલે વસ્તુ નહીં એવું નહીં પરંતુ એ વસ્તુ જેવો દેખાવ કરવા જાય તો એ વસ્તુ સ્વરૂપ નથી થઈ શકતી શું કહ્યું કારણ કે એને આપણે ગુમરાહ કરી નાખ્યું છે એને શું કર્યું છે અને આપણું ભાવતું કરીને દીધું છે એને એટલે એને જન્મવું જ પડ્યું જન્મવું પડ્યું ફાવતું કર્યું છે તો ઘણી વખત ના ફાવતું આવે ફાવતું આવે કરે હું આવે આ તકલીફ ઊભી થાય પાછી બસલ ઊભો થાય હમ એ પઝલને આપણે સોલ્વ કરવો પડે ને આપણે પઝલ થઈ ગયા શું કરે હવે દાદાએ મૂળ પઝલ તો કાઢી આપ્યો તારું હું છૂટું પાડી આપ્યું જે હું છે કરી આપ્યું ખરું નહીં કયું હું એને ખબર છે તો એ તો બધું આટલી કેટલી ઉંમર તેની હે ત્રીસ ત્રીસ ત્રીસ વર્ષ થર્ટી બોલ્યા ને <laughs> થવું છે બોલો વાતો કરો છો મોજ કરશો પણ મોજીલા ના થશો બહુ વાત એમાં સંભાવે નિકાલ આવ્યો રંગી રંગીલા થઈ જાય રંગલો રંગલો થઈ જાય રંગલો થાય સારું નહીં પછી રંગલી પછી આ જ નહીં ખરું નહીં સાહેબ સાહેબે રંગલા રંગલીને સમજાવ્યું છે ને રંગલા રંગલીનું નાટક તમને ખબર નહીં હોય બધાને એવો શોખ ના થઈ જવો જોઈએ મોજનો મોજ મોજ કરો પણ મોજનો શોખ ના થવો જોઈએ શોખીન થઈ ગયો એટલે એક્સપર્ટ થઈ જાય પછી એને જલ્દી એમાંથી નીકળવું બહુ ભરે ભરે પડી જાય એવા કેવા સમ મોટા ચાપકા મારીને એને એનું ભૂત કાઢનાર હોય એવું જ કામ બધે નહીં તો નીકળે નહીં બહુ મુશ્કેલી કોઈને ગાંઠે નહીં દેખાવમાં ગાંઠવાવાળો દેખાય પણ અંદરથી ગાંઠે જ નહીં ને ના ખાય હું ખેલાડી થઈ જાય ખેલાડી ખેલ કરવું ખેલ કરીએ પણ ખેલાડી ના થઈએ શું કહ્યું એ તો છે ઉઘાડી વાત છે જીવન ખેલ કરવા માટે જ છે ખેલવા માટે નથી ખેલ કરવા માટે ખેલવા ખેલવા જઈએ ખેલતા ખેલતા ખેલાડી જ થઈ જાય બધા બહુ આ બધી વાત ઝીણી બધી વાતો છે જીવન જીવવાની રીતો છે આ તો બધી આપણી સમજાયું ને આમ દેખાય છે આવું જાણે કે આપણે ગમત કરીએ છીએ પણ હમણાં બહુ મોટું ગંભીરતા છે સમજે હા કંઈ પૂછવા જેવું લાગે કરજે વાત વાત કર પૂછતા પૂછતા રહેવાનું હા કે સામાયિક જે કરીએ છીએ બટન લગાવો હમ હા વ્યક્તિને યાદ કરીને સામાયિક ના કરાય સામાયિક કોને કહેવાય કે આપણે આપણા ગુણોને યાદ કરીને સામાયિક કરવું જોઈએ નહીં એટલે કે શુદ્ધાત્માના ગુણો એમાં વ્યક્તિ એટલે તો પ્રકૃતિ થઈ ગઈ એટલે પ્રકૃતિ ગુણનું સામાયિક ના થાય તો તોફાન થઈ જાય પણ એનો ગુણ જોઈએ તો ગુણ ઓટોમેટિક આપણામાં આવી જાય જેવું એ પૂતગલને જુઓ એવું જ તમને એનો ફાયદો થઈ જાય છે લઈને શું દુશ્મન જોશો તો દુશ્મન બધું તમારું અંદર એનું પોષણ મળશે મિત્ર જોશો તે ગુણ પણ એનો ગુણ દેખાય આપણને કે આ વસ્તુ તરત જ બદલાવી જાઓ સમજાવ્યું ને હવે એટલે આપણને લાગે કે આ બધા આપણને બધા દેખાય પણ આ કંઈ જુદું છે હા છે સારા મજા આવશે તે ગુણનું આપણે વખાણ કર્યું કે નહીં જેટલે તમારી પાસે આવી જાય વ્યક્તિ એની જગ્યાએ જ રહે પણ એનું ગુણ આવી જાય આ પૂતગલનું કામ છે બધું બદલા બદલી નહીં સમજ્યું પણ આપણે કેવી રીતે પૂતગલથી આ જીવન જીવે છે તે ફાઇલ એના પર છે આ બધું એટલે આપણે તો સીધું જ જોવું પડે ને એવું છે એટલે તે શું પૂછ્યું સામાયિક હંમેશા સ્વભાવ ન થાય સ્વભાવ એ શુદ્ધાત્મા એટલે સામાયિકમાં આપણે શું નામ ભૂલી ગયો પાછું તો હે મયુર જે છે તે મયુરને આજે આ બધા આ બીજા જોડે વ્યવહારમાં રહેતા રહેતા ક્યારેક એવું થઈ જાય કે આ કઈ જાતના માણસ છે હં કોઈ કામ કરે સમજે તારે એથી આપણને ખબર પડી કે એને અસર પડી ગઈ છે તો પછી મયુર પાસે મયુરને કહેવાનું કે હવે તું છતો થઈ જા એનો ઉપયોગ કહેવાય છે અને ઉપયોગ કરીને હવે છતો જઈ જા એને શુદ્ધાત્મા પર આવો આરોપ મુકાય નથી ના મુકાય એટલે આપણે શુદ્ધાત્મા પર બેસી જવાનું એટલે મયુર જેટલો ઊંધો થયો હતો એ છતો થતો જાય પણ આપણે મયુરના સ્વભાવથી એ રીતે સામયિકમાં નથી બેસતા તમે સ્વભાવથી શુદ્ધાત્મા સ્વભાવથી બેસો છો એટલે પ્રજ્ઞાની સીટ પર એકદમ પદ્માસન વારીને બેસી જવાનું હમ એટલે હાથ કંઈ હાલે નહીં કોઈને લપાટ માગી ના કશું વાગી નહીં પગ નહીં લાત કોઈને ના ભાગે એવી તકલીફ થઈ જવાનું ખરું નહીં સાહેબ એ તો એનો તો ટેવ જ છે લાતો મારા મારવા નહીં પદ્માસન સાથે વરવાનું ભગવાને પાયું છે પદ્માસન આ બે બહુ હેરાન કરે છે હાથને પગ માણસના હાથમાં આવી ગયો એટલે કેટલું કેટલું કામ કરે છે કેટલું કેટલું કંઈ એનો પાર નહીં <laughs> સમજો કે પદ્માસન પ્રેક્ટિસ પાડી દીધા તો સરસ પડે છે પણ લગાવી બધી ધીમે ધીમે પ્રેક્ટિસ કરો તો થશે બહુ મજા આવશે હમ હજુ મારે થોડું અડધું અડધું થાય પણ આ ડૉક્ટરે મારું ટીચર બદલી નાખ્યો ને એટલે તકલીફ કરે <laughs> તો અડધું તો થઈ જાય આમ કરીએ ને આમ અડધું થાય પણ મારે ધીમે પણ અહીંયા બેઠો તકલીફ પડશે બહુ કર્યા હતું પુષ્કળ કર્યા પદ્માસન ઓહો આ ઓપરેશન થયા ત્યાં સુધીમાં અને શરૂઆતના કેટલાય વર્ષો કલાક કલાક બે તારા આસન કે છે ને શું કહે છે એને તો બોલવાનું રાખ અને એનું બટન સરખું રાખજે હા ઠપ ઠપ કરી દે હમ બોલજે બોલજે મોટેથી બોલ મોટેથી બોલ નથી ચાલતું તો રાખ ને જોડે રાખ બોલ ડિપ્રેશન કેવો છે રોગ એક રોગ છે અહંકારનો હુંપણાનો શરીરમાં એવો ફેલાયો છે ને એ રોગને કારણે આવું થાય છે એટલે મનના પર એની અસર પડી ગઈ છે આ બધું થયું છે એ કારણ બીજું કશું નહીં સમજાયું ને તેમાં ડૉક્ટરો મળે ડૉક્ટરો આપે બધું દવાઓ આમ તેમ કરે અરે પણ એ મજા ના આવે એમાં આયુર્વેદની દવાઓ બહુ સારી કામ કરે અમારા સાહેબને પૂછી જવાનું તમારે હા ડિપ્રેશનના રોગની દવાઓ આ હોમિયોપથીમાં બહુ સારી છે ખરું કે નહીં સાહેબ આ બેનો ઉપયોગ કરજો તમે કોઈ જાણકાર હોય પૂછી લેજો નહીં તો આ નામ બતાવશે આપણા પ્રકાશભાઈ આવ્યા છે ને પ્રકાશભાઈ ગયો એની દીકરી છે ત્યાં બેંગ્લોરમાં હે ના એ તો ફોનથી જરા ક્યાંક લક્ષણો કહેવા પડે એને ના એ ટ્રીટમેન્ટ બરાબર છે પણ એ આ એલોપેથીના દવામાં છે ગોળીઓ એ અમુક જ રીતનું કરે બધા બહુ નહીં કરે ઓરિજિનલ નહીં રોગ નહીં કાઢી શકે એ તમને જરાક શાંતવન કરશે આટલું જ કરશે એ તો આખું અમેરિકા લે છે બધું પાર વગરનું ગોળ રોજ રોજની રોજ ગોળીઓ લે છે એને ડિપ્રેશન આવે ને તને રિપ્રેસ કરી નાખે શું કરે એટલે ઉછાળો મારીને આપણને હેરાન ના કરે હું જાત જાતની હોય દવાઓ હમ આ તો માણસને માણસને રોગ કાઢવામાં માણસનો બહુ માહેર છે બહુ પાકો એમાં મેડિકલ તો વાત જ જુદી ગોરી હોય એક પછી પૈસાની પચીસ રૂપિયા લઈ લે દેવચંદભાઈ તો આવું છે એસ્પ્રોની કિંમત કેટલી હતી આપણી એસ્પ્રો કેટલું ચાલી એવું છે જેમ માણસની કિંમત ઘટે ને તેમ દવાની કિંમત વધે શું કહ્યું સમજી જાય ને એટલે આપણે ઘટવા નહીં દેવાની આપણે આપણને જ ક્યાં કરવાનું એ કરવાનું ચૂકવાનું નહીં અને ટાંક્યા કરવાનું ભાઈ સરખું થઈ જાચા એ તો કરાય તે તો જ્ઞાન લીધું છે ને શું નામ તારું તારું મળું મને ખબર તારો ફોટો મને યાદ છે હા એ તો હર્ષદબેન છું ઓની સિસ્ટર તારા પપ્પા તો બહુ અરે તારા પપ્પા પાવરફુલ માણસ હતા રેકીના master reiki reiki master Harshadbhai મજાના મંદિર ઉપર રહેતા હતા ને પણ બહુ મજાના હતા હા જીવન સારું ગયું એમનું અનાવીલ બ્રાહ્મણ ઘણું સારું હે ના એ તો એમ એમ તો કોઈને બગાડ્યું નથી કોઈનું નથી બગાડ્યું ક્યારે પણ નહીં બહુ સીધું જીવન જીવેલા એની મમ્મીએ બધા સમજી ગઈ ને તને કશું ના થાય હા મને યાદ કરે તો બધું ભૂત બધું ભાગી જાય મને યાદ કરે તો હમ બધું ભાગી જાય ભૂવાને જોયો તો ભૂતને ભાગવું જ પડે એ તો એવું એમને બેનો વચ્ચેનો નિયમ એવો છે આવતા પહેલાં કે ભૂ આવે જ જતા પહેલાં છૂત મંત્ર થતું એવું છે <laughs> આવું છે ચાલો એટલે કોઈ મને થોડીક અડધો કપ ચા પણ પીવડો છે હારી તને બહુ ફર્સ્ટ ક્લાસ બનાવતો આવડશે હા પણ ખોંડ ખોંડ વગર નહીં હા પણ તું તારી ભાવ ખાંડ નાખવું એ જ નાખજે પણ આ પેલી ખાંડ ના નાખીશ હા હા તે ઉત્તમ ઉત્તમ એના જેવું કોઈ છે જ નહીં એને પેનેશિયા કહે શરીરનો ગમે તેવો રોગ હોય તો એને એ કરી દે ઉત્તમ અને ત્રણ મંત્રો છે પાછા આ બેની વસ્તુ લેજો ઉપયોગમાં ત્રણ મંત્રો શરીરના રોગો મટાડે એવું છે મનના રોગો બધાના રોગો અને કીર્તન ભક્તિ એ તો રોગો મટ્યા હોય ને એને જેટલી હેલ્થ મળીને આપણને એ હેલ્થનું રક્ષણ કરે અને હેલ્થ કેમ એની વૃદ્ધિ થાય હેલ્થ એવું કરે એ બે બે રક્ષણ એ કરે ને આ બે વસ્તુ સમજ ત્રણ મંત્રો છે તે રોગો કાઢે મૂળમાં ધીમે ધીમે ધીમે બધી બાજુ ફેલાયેલા હોય ને કેન્સર જેવા એવું એ આ બે વસ્તુ સાધન ઉત્તમ છે આપણા મહાત્માઓ માટે બધા માટે બહુ માથાકૂરો કરી દા અમે તો નવ કલોમાં બધાને કનુભાઈ બહુ કરાયેલી પાર વગર નહીં વસંતભાઈ મચી પડે બચ્ચુંમાં આગળ મચી પડે ને કરવું જ પડે છૂટકો નહીં હાથમાં એને હટ કરો ગમે તે કરો હમ હમ દાદા ક્યાં દૂર નથી દૂર નથી લાગતા પણ આપણે આંખોથી જોયેલા એટલે ટેવાઈ ગયેલા નથી કે દાદા એનો કોણ ના પાડી એ તો ઉડતી આંખો સારી થઈ ડાહી થઈ ગઈ ખરું જ નહીં પછી એને બધે દાદા જ દેખાય ને બોલ દેવચંદભાઈ શું કહો તમે તમને ક્યાં દાદાથી દેખાતા કોજે એટલે તો આ મંદિરમાં જાય શનિયાને તો કલ્યાણ કરી નાખ્યું છે બધા અને આખા સુરતને પણ તમારા સુરતવાળા ફાઈ ગયા એટલે અમારા નિમિ કઈ ગયા નેમિચંદ સાહેબ એટલે એવા કે છે આ હુરતી બની જવા જેવું સારું છે આ થોડું સેમ્પલ તો આપો <laughs> હિંગ ખાવ છો કે નહીં હિંગ નહીં ખાતા મંદરભાઈ હિંગ ખાઈ જો ચડી નથી જતી આવું છે બોલ હું વિજ્ઞાન સ્વરૂપ છું એટલે તમારું નામ શું આ સુધાબેન છે ને તે સુધાબેન છે અને એની જોડે હું સારી રીતે જીવી જાણું છું શું કહ્યું તો તમે એની જોડે કેવી રીતે જીવી જાણો મને કહો કઈ શક્તિથી એ તમારી શક્તિ હોય તો જીવી જણાય ને તમારાથી તમારી બહાર તો કોઈ છે નહીં તમે તમે જ છો કેવી રીતે બોલો પ્રજ્ઞાશક્તિથી એ પ્રજ્ઞાશક્તિથી આપણે જીવી જાણો સુધાબેન તમને જીવવા ના દે એ રીતે અને તમે પ્રજ્ઞા જીવો તારે ધીમે રહીને બરાબર થોડું બે પથર ઘસાય ને ચમકારા થાય મોટા મોટા તરણ ખાતા જરે તારે પેલી સુધાબેન છે તો ચોખ્ખી થાય થોડી નહીં તો એમ એમ ચોખ્ખી થાય એવી નથી ગાંઠે એવી નથી તમને નહીં સમજાયું બહારથી ડાયા દેખાવ બધી રીતના બહુ ડાયા દેખાય પણ પછી આવું દરેકે પોતે પોતાની માટે થવું પડે હમ પછી એ જ્ઞાન અંદર ખીલે હમ જ્ઞાન ખીલે જ્ઞાનનો બધું અશુદ્ધિ નીકળવા માટે બરોબર ઘર્ષણ થઈને તપ થવું પડે તાસવે એને ભઠ્ઠી ચાલુ થવી પડે હમ તપ નહીં તો પેલી અગ્નિ હરકાવવો પડે ઓમ ભૂલ ભૂ સ્વ કરીને બોલવું પડે અને ગમે તે ધૂણી આવે તો આમ આમ કરતા જ બોલતા જવાનું પછી અહીંયા એવું બધી જરૂર નહીં પડે તમને સમજાય છે કે નહીં હા હું વિજ્ઞાન સ્વરૂપથી બોલવાથી ના થવાય હા તપ સ્વરૂપે જીવવાથી થવાય શું કહ્યું સુધાબેન તપે ને બરોબરના એને જોયા કરીએ આપણે શું કહ્યું બોલો ને એને જોયા કરીએ આપણે જ આપણે નહીં જોઈએ બીજું બીજા જોશે ના ના બીજા તો કઈ હવે એ તો એવું છે ને કે ગણિતથી નથી કહ્યું પરંતુ આપણે જેવા સુધાબેનની જેવી બહુ વધારે આપણે નહીં ગાંઠવાની તાકાત હોય તેને જરા વધારે બોલો કે બોલ વધારે બાકી એવું નંબર ગણવાની જરૂર નહીં એકવીસ કે બે કે પાંચ કે એવું કંઈ ગણવાનું ના હોય બે જ જવાનું હોય અંદર થોડો વખતે મરસ કે બેહો સારા સારા ટાઈમે ટાઈમ કાઢો ના સમજાયું વિજ્ઞાન સ્વરૂપ જ્ઞાનની શુદ્ધિ થાય એટલે વિજ્ઞાન સ્વરૂપ ખુલ્લું થાય જ્ઞાનની શુદ્ધિ એમ એમ ના થાય ચોખ્ખું દેખ્યા વગર ના થાય શું કહ્યું અને સુધાબેન ચોખ્ખું દેખવા ના દે તમને ના એ વચમાં તો એવું લઈને આવ્યું છે બધું પડદા જુદા જુદા લાલ ને પીરો ને આવા બધા શું કરીએ આવે નહીં તરુબેન શું કરીએ કે બહુ જબરી છે બહુ ફાઇન છે આ અહીંયા અહીંયા જેટલું અમેરિકા થઈને રહ્યા છે ને એમની જોડે ત્યાં જઈ સોસાયટીમાં જઈ અને સત્સંગ કરો તો તમને કેટલો લાભ થાય સાચું કહેવાનું એમને કહેવું પડે ખરું એટલે ગોઠવે પછી ગમે ત્યાં જઈને ઊભા રહે એવું ના ચાલે ગોઠવણી કરવી પડે કરશો બોલો હે તરુબેન તમે તૈયાર છો લાભ આપવા માટે કે લાભ લેવા માટે હે લાભ આપ્યો તો લાભ મળે પણ બોલાવજો બધા હા એટલે જેમને બધાને છૂટ છે પણ ગમે ત્યાં નહીં હા આડું એનો ફિક્સ ટાઈમ જોઈએ દિવસ જોઈએ બધું જોઈએ એ તો તમને એમના હોવાના ટાઈમ <laughs> ચાલે ના ચાલે એવું કરવું પડે હા ત્યાં હોલ છે કેટલી સરસ વ્યવસ્થા છે એનો ઉપયોગ કરો આ આટલું હું સુરત સુરતમાં સુરતમાં તમને મળે છે ઉપયોગ ના કરો કોઈ શું કરે બત્રીજી તું શું કહે છે બત્રીજી કે ફોઈની કે ભલા છે તારા આવું બીજું ભાઈ પરબત જગુભાઈ કઈ ગયા પરબત અત્યારે તો મોટું સિટી જેવું થઈ ગયું નહીં કે તે વખત જમીન પર લઈ ગયા મને સમારા તૈયારી કશું નહીં પ્રકાશ ગયો કે છે પ્રકાશભાઈ બરાબર શું પર્વતનું કે એને કેવું થયું એના નિમિત્તે ભેગા થયા તમે પાછા સરપંચ થઈ ગયા હમ આ બધા જુદા જુદા રૂપ જુદા જુદા રંગ સમજાવ્યું ને મને બધું દેખાય સારી રીતે હું તો અને સાડી પહેરેલો જો ફ્રોક પહેરેલો જોઉં સ્કર્ટ બધું પહેર્યું અને પેન્ટ એ બૂટ શૂઝ બૂટને બધું પહેર્યું બધી રીતે જેવો જોવો હોય હું તો જોઈ દઉં એને એમાં શું ફેર પડ્યો મને બહુ રૂપિયાને આપણે જોઈએ બહુ રૂપીથી પડે તો આપણે શું ફેર પડ્યો આપણે છીએ તે બહુ રૂપી છે નહીં તો કંઈથી આવ્યું શું કે હા એનો સ્વભાવ બહુ રૂપિયો તો આપણે બનાવી દીધો હતો એ તો એનો મૂળ સ્વભાવમાં જ છે કે કંઈ જાત જાતના રૂપ આપી શકું શું અને લોકોને જેવા ગમે એવા એને અડવાથી જેવું લાગે તે આપી દેવું ચાર જોડિયા છે ચાર જોડિયા ગરમ હોય તો ઠંડુ એમ ગરમ ઠંડુ જોડ્યું કકરું હોય ને સ્મૂધું સીધું હોય સુંવાળું એ જોડિયું કહેવાય એવા ચાર જોડિયા છે એ ચારથી પાંચમું નથી ચાર કરતાં એક ઓછું નથી એટલું બધું છે આપવું એ પણ એને જ આ રૂપિયો રૂપ બધા એટલે રૂપ કરનાર કોણ આપણો બહુ રૂપિયો આપણો હું હું એ હું બહુ રૂપિયો છે નહીં સમજાયું પણ એના હું એના સ્વભાવમાં બેસી ગયો શું કહ્યું એટલે એની નજરથી એ નજર મૂકતાની હાથે પેલા એ બધે એ અનુભવ છે આપણો એ અનુભવ છે એને જેવા ઘાટમાં મૂકવા ગઈ મૂકી દો દેખાઈ જાય હમ કે એ બદલાય નહીં એનું એ જ રહ્યા કરે એમાં એમાં આમ થયા કરે અત્યારે આ ટેકનોલોજી આટલી બધી થઈ આ જળ નહીં જળમાં જ કે શું શું શું શું થઈ ગયું છે જો નથી જોતા આપણે ખરું નહીં જો ને ટીવીમાં કે પહેલાંમાં જોઈએ છે ને એક જ હોય ને તો આમાં ઘડીમાં આમ બોલે આમ બોલે હાટે તમે જોયું છે ટીવીમાં નથી બોલાતું એકનું એક જ પૂતગલ કેટલા જો દેખાય છે નજરમાં બી ફેર ના પડે જોવામાં ફેર ના પડે જોનારો એના સ્વભાવથી જુએ એમાં કશું બદલાવ ના આવે આ તો રંગ બેરંગ પચરંગી પચરંગી ખરું અને પાછું ધૂપછાંવાળું પાછું કેવું એટલે વાળું લોકોને સાડીઓ ગમે ને લોકોને સૂટ પણ ગમે બેવ ગમે નહીં દુપછાઉ વચમાં આવતું હતું મને લાગે છે દુપછાઉ કપડું આવતું હતું સર આમ નજર કરો તો આ રંગ દેખાય આમ આમ દેખાય હા શું આ ગપત બોલો ફર્સ્ટ ક્લાસ ધમધમાવ પેલા હે કયું હા કરો કરો કરો જે ઘરમાં સારો છે વ્યવહાર બગીચો કોને કહે છે આપણું ઘર અને ઘરનું મંડાણ થયું છે ને મોટો બગીચો બનાવ્યો અને જાત જાતના બધા બીજ વપાયા આવ્યા કોઈ દીકરા રૂપે આવ્યો કોઈ દીકરી રૂપે આવ્યો બધું જાત જાતનું આવ્યું પણ એના એ બી બીજ રોપના રોપાનારાના હોય બધા એમના રોપા હવે એને આપણાથી કેમ કચડાય હે ને એટલે આ તો એક એક આપણે સિમિલી એટલે મૂકી છે ઉપમાઓ જે સ્વરૂપે આખું મૂક્યું છે તે પ્રકૃતિના માટે આખું પદ છે આ એટલે પ્રકૃતિમાં આપણે જીવવું કેવી રીતે આપણી જ એસ્ટાબ્લિશ થયેલી પ્રકૃતિ એમાં જીવવાનું કેવી રીતે બહુ મજાનું લખ્યું છે ચાલો નથી કનુભાઈનું દુઃખ લઈ લીધું કાકાએ ખુશ થઈ ગયો આ કોન્ટ્રાક્ટર ધંધો કરતા કરતા આ ધંધો અમને અને આ મને બહુ મજા આવી ગઈ એ ધંધામાં ત્યાંથી નક્કી કર્યું કે આ આપણો ધંધો બહુ સારો બહુ સારો ધંધો હે નરે નફો જ છે આમાં કે ખોટ ખાવામાં નફો છે કે નફો કરવામાં નફો છે કોજે પડ્યું વડીલ કહો હે ખોટ ખાવામાં નફો છે કે નફો કરવામાં નફો છે ખોટ ખાવામાં નફો છે આવું માહિર ભગવાન જીવેલા દાદા ભગવાન આવું જીવેલા અને જીવીને દ્રષ્ટાંત સ્વરૂપે સમજાવ્યું આપણને સમજાયું ચલ ચાલવા દેતા બધાના દુઃખ લઈ લે એક પદ છે ને એક શબ્દની રચના ના થાય એવા છે પદો આ કીર્તન તો કીર્તન હોય જ કીર્તન સ્વરૂપે ભક્તિ હોય ત્યારે એ ભક્તિ કીર્તન સ્વરૂપે બધા જ પ્રકારથી કેટલા પ્રકારો ભક્તિના પ્રકારો છે ત્યારે શાસ્ત્રોમાં તો નવ મુખ્ય કર્યા છે પરંતુ એના ભેગા સ્વરૂપે આપણાથી જીવાય શું કહ્યું જીવાય કીર્તન શબ્દ બહુ બહુ ગજબનું છે કવિરાજના પદો એક એક એની અંદર બહુ રિસર્ચ થાય છે રિસર્ચ એક એક પદમાં એક એક લાઈન પર સત્સંગ કરીએ તો આખો દાડો નીકળી જાય એવું છે બધું અંદર એ કેટલી રીતે કરી એ બધા સમજાવે શું છે બોલો ચાલો તમે તો હા આમાં જે પદની લાઈન આવી એવું દાદા ભગવાનનું વાક્ય છે કે અમે ઝાડ વાવ્યું હોય તો અમે કાપીને રેલવે લાઈન ફેરવી હોય તો ફેરવી નહીં પણ ઝાડ ના કાપીએ કુદરતી ના કરાય ના કરાય ના કરાય ના જ કરાય આપણે આપણા મોક્ષ માર્ગે જવાનું આપણી રીતે જીવાયું હોય એને એનું કેમ કર્યું ઉચ્છેદ કરીએ આપણું ઉચ્છેદ ના કરાય આપણે જે રસ્તો બદલી લઈએ તે વખત ત્યાં તો ઉપયોગ છે આપણો તો ઉપયોગ જ ત્યાં કામ આપે છે આપણને એ પ્રજ્ઞાશક્તિનો ઉપયોગ છે કરવો જ પડે છે આ જીવન જીવવાની રીતો છે બધી કેવા આજે કળિયુગમાં કેવી કેવી આંટી ઘૂંટીઓ આવે છે જીવનોમાં એ આંટીગોમાંથી નીકળવાની બધી રીતો છે આ તો સમજાયું ને હા આમ ત્યાં એમ પદ્મા પ્રજ્ઞાને કઈ ના થાય બધું છે પ્રજ્ઞા શક્તિથી આપણે એને એને કામમાં ઉપયોગમાં લેવાની આ તો વ્યવહારથી શરીર કામમાં આવે છે એટલે આપણે કામ બોલીએ બાકી ઉપયોગ શબ્દ છે મૂળ ઉપયોગ માણસની બનાવેલી વસ્તુ એ માણસ જ ઉપયોગ કરી શકે એ વસ્તુ પોતે પોતાથી ઉપયોગમાં ના આવે સાણસી બનાવી હોય ચીપિયો બનાવ્યો હોય તો માણસને દેવતા પકડવો હોય તો ચીપિયાથી પકડે બહેનોને તપેલી બરાબર એને ગરમ કરાવીને ઉકાળવી હોય એક તો મૂળ તપેલી હોય પાછી અને તપેલ તપાવે પાછા ખાસી એવી તપાવે એને પકડવા માટે પાછું એ જ એ હાથી પકડે એવા નહીં બહુ ડાયા બધા સાંસી પોતે સાંસી ઊભી થઈને ઉપયોગમાં ના આવી શકે જે પ્રજ્ઞાશક્તિ પોતે સ્વયં ઉપયોગ સ્વરૂપ જ છે સ્વભાવથી એ ભગવાનની શક્તિ છે એ ભગવાનની શક્તિ છે પ્રજ્ઞાશક્તિ પ્રજ્ઞાશક્તિ જે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે ને તે મનુષ્ય જો મનુષ્ય જો ભારતમાં જન્મ્યો છું તો તારી દશા બુદ્ધિની એવી એ સ્ટેજે આવી જવી જોઈએ આ યુદ્ધમાં સંગ્રામમાં અને બધી રીતમાં કે એ ગમે તે અને આમ ઊંધી છતી ફંકોળે ગમે તે બધું કરે પરંતુ એ સ્થિર રહે કે છે સ્થિરતા એ કરીને એ રહે એટલે એને સ્થિત કહ્યું સ્થિત સ્થિત એટલે સ્થિરતા પામેલું હં એવી પ્રજ્ઞા થઈ જવી જોઈએ એટલે એ મનુષ્યની બુદ્ધિને માટે કહ્યું એટલે ભારતમાં જરેલો માણસ છું તું મનુષ્ય છું બેન છે કોઈ પણ એવી સ્થિત પ્રજ્ઞા દશા થવી જોઈએ અર્જુન સાહેબ કે સ્થિત પ્રજ્ઞ દશા એટલે સ્ત્રી એટલે માણસ હોય તો આપણે જેવું ખાય પીવે ઉઠે બોલે બેસે બધું તો કાં એવું જ તો કે એને લખણ શું હોય કે છે તો ભગવાન લખણ બતાવ્યા સ્થિત પ્રજ્ઞના લક્ષણ કેવા સમજાયું એ સ્થિત પ્રજ્ઞ દશા બહુ ઊંચી છે પણ અમે સંજ્ઞા ભાષામાં કહીએ છીએ કારણ કે માણસનો આ સનાતન દેશમાં સનાતન ધર્મથી જે આખું પરંપરા એ ચાલ્યો આવ્યો છે કન્ટિન્યુઅસ ચાલે છે ભૂતકાળમાં તો આજે છે ને અમે રહેવા કરવાનો પરંતુ સમય ફરે તો માણસ ફરી જાય બધા એટલે એમાં બોધ એકનો એક જ રહે બોધ એકનો એક સ્થિત પ્રજ્ઞ સ્થિત પ્રજ્ઞ અને આપણા માટે જેટલો ફાઇલનો સંભાળ નિકાલ થયેલો એવો કેવો એટલે એનો વ્યવહાર એને જેટલો સમ્યક થયો એવો એ સમ્યક થવો જોઈએ એવું એટલે વ્યવહારમાં સમ્યક રીતે બેલેન્સ્ડ બેમાં સારું સારું ખોટામાં બેલેન્સ થઈ ગયું એવું છે બોલ હા બોલ ક્વેશ્ચન છે કે ખેતી કરીએ છીએ અમે એમાં દવાને એવું છાંટવાથી ઘણા જીવજંતુઓ મરી જાય છે અમે શું કરવું જોઈએ વિધિ કઈ ખેતીમાં ચિંતા ના કરશો કારણ કે તમારાથી નથી મળતા એ એની અંદર આયુષ્કર્મ આવ્યું છે ને આયુષ્કર્મથી મરે છે પણ તમારા ભાવમાં ના હોવું જોઈએ તમારા ભાવમાં મારવાનો ભાવ જરાય ના હોવો જોઈએ તમારા ભાવમાં શું કે આપણે આ ખેતી આવી છે તો ખેતી આ ચંદુભાઈ કરે આપણા જરાભાઈ ખેતી કરે કરે ખેતી બસ એટલું આ બધો પ્રશ્નો થયા છે દાદાને અને અહિંસાના પુસ્તકમાં બહુ સુંદર વર્ણન કર્યું છે કારણ કે દવાઓએ છાંટવી પડે બધું છવું પડે બધા કહેલી છે બહુ સરસ સમજાયું છે આપણા ભાવમાં હિંસા ના આવવી જોઈએ શું કહ્યું એ દાદાએ આપણી ગુજરાતીમાં હિન્દી થયેલી પણ છે તમે ખાસ વાંચજો અઘરામ અગ્રી વાત એમને એટલી સરળ રીતે સમજાવી છે દ્રષ્ટાંતનેથી હું તો તમને સુરતમાં બધાને કહીશ કે ઘરમાં દરેક ઘરમાં એ પુસ્તક વસાવી લેજો નાનું છે અહિંસા ઉપરનું અહિંસા ઉપરનું એ આપતા પુત્રથી બનેલું છે એટલે સંકલન થયેલું દાદાની વાણી બધી મૂકાઈ હતી અને એને ભેગું કરી નાખેલું પુસ્તક અને ઇંગ્લિશમાં અત્યારે ટ્રાન્સલેટ થયું છે પણ આપણે ગુજરાતી હિન્દી બહુ સરસ છે બહુ સુંદર છે ખાસ જોજો તમે અને અમેરિકાના છોકરાઓને અમે કહીએ કે તમે લોકો જોવાનો પ્રયત્ન કરજો બધું સમજાશે બહુ ગંભીર વિષય છે છેલ્લામાં છેલ્લું ગંભીરતાવાળો વિષય છે અહિંસા છેલ્લામાં છેલ્લું એ બહુ સાદી ભાષામાં સમજાવ્યું છે એમને તમે જોજો ને હા રોજ થોડું થોડું પાના એક બબ્બે પાના જોતા તો જજો એમાં તમારું ખેતીવાળું ભાગ આવશે અંદર જેને દવાઓ છાંટવાનો આવે તો ઇન્સેક્ટિસાઇડના બધું બનાવે છે એનો ભાગ એ આવે છે બધું આવે છે એમાં રસિકભાઈ પૂછેલું કારણ કે એમના હાથમાં ફાર્મસી ભણેલા એટલે દવાઓ બધું બનાવવાનું આવે ને કે દાદા આ તો આ તો બહુ એ થાય જો તું નથી તો તું અહિંસક છું તારાથી હિંસા થાય છે એમાં તું ગુનેગાર નથી હમ તારા ભાવમાં નથી આવી પડ્યું છે એટલે સંજોગોના દબાણથી તારું થાય છે સંજોગોના દબાણથી ચોર ચોરી કરે એને ચોર નથી કહેવાતો આવું દાદા ભગવાન કહે છે સંજોગોના દબાણથી આ જે લાંચ લે છે તે એ લાંચ લાંચ રૂશ્વતવાળો નથી કહેવાતો લાંચ આપનારો નહીં લેનારો નહીં પણ આપનાર આપનાર એવું હોવો જોઈએ લેનારો લેવા એવું હોવો જોઈએ નહીં તો નહીં પણ એવું બનવું મુશ્કેલ છે એટલે નીતિ અનિતિના પુસ્તકમાં દાદાએ એટલું બધું સુંદર વર્ણન કર્યું છે આજના અનિતિના જમાનામાં પરંતુ આપણે સામાજિક રીતે આ નીતિ અનિતિ બધું સમજીએ છીએ પ્રામાણિકતા પ્રામાણિકતાના બધું જ એમાં આપણે અટવાઈ ના જઈએ કોઈ રીતે એ રીતે સમજી લેવા જેવું ખરું પછી આપણાથી કોઈને આક્ષેપ નહીં થાય કે તું આમ ને તેમ ને બહુ ઓછું થશે અને તેમ તેમ આપણું જીવન ઉચ્ચતર સ્તરે આવશે ઊંચા ઊંચા સ્તરે શું એના જ શરીર હશે પણ અંદરથી સમજણમાં ઊંચું બધું સરખું એવું છે બહુ નાની નાની પુસ્તિકાઓ એટલી બધી દીકરી છે આખા વર્લ્ડને બધાને કામમાં લાગે એવી છે બચ્ચાઓને બધાને બહુ સુંદર એને એ લોકોને ભણતા હોય એમને પણ આ સંસ્કાર સ્વરૂપે બધી સ્કૂલોમાં જાય હવે તો સ્કૂલોમાં જવા માંડી છે બધી સ્કૂલોમાં જવા માંડી છે શું વસંતભાઈ આ પ્રયોગ બહુ કરવા જેવો છે આ પ્રયોગ બહુ કામ આપશે હમ બહુ સુંદર શું છે બીજું કંઈ છે સાહેબ હમ હા તમે સમજાય ચંદુભાઈ કાકા સમજાય આ પ્રસંગ જે ફણિયામાં થઈ રહ્યો છે પાંચ ફેમિલી અમેરિકાથી આવ્યા છે સ્પેશિયલી કેટલા પાંચ ફેમિલી પાંચ દાડા માટે એટલે ક્યાં આવે સોનિયામાં ઘરના બધા આપણા હિમાંતભાઈ તે મને ખબર છે ને આ તો કેટલા વખતથી નક્કી કર્યું છે એમને તો સોફો તોફો આપો આપો આપ જે દાદા ભગવાનની આજ્ઞા અને આજ્ઞાની સમજ આપો છો એનું આપની છેલ્લી બર્થડે ગઈ હમણાં લપકામણમાં તો પાંચાકના પળમાં તો ભાગ અગિયાર બાર પડ્યો સ્પેશિયલ અગિયાર બાર અગિયારમો પાંચ આજ્ઞા પરમાર્થનો અગિયારમો ભાગ બહાર પડ્યો એનું આ એમની આપણે પ્રભાવના કહીએ પણ પ્રભાવના નહીં પણ એ કિંમતવાળી હોય એટલે પ્રભાવના ના કહેવાય એટલે બધા એને કુટુંબ દીઠ આપશે પણ આમને ખાસ પ્રભાવના સ્વરૂપે આપી દેશે એ કોના તરફથી મળશે એમના માટે હા આપો લાવો આપ્યો આપો આપણા પાછી આખું બધું મૂકી દીધું છે એમને કેટલી સીડો સીડી મૂકી ગઈ આમાં ના એ જ કહું છું એમાં સમય ગઈ ને પછી નહીં તો પેલું તો કાઢી કાઢી પહેરવું પડે ને આમ બધું કરવું પડે પછી આને આવી રીતે લઈ લીધી પોતાના કોમ્પ્યુટરમાં મૂકે બધું આવે એની ઉપર પેન ડ્રાઈવમાં એટલે તમે તમારે જો સ્માર્ટ ટીવી હોય ઘરમાં કદાચ આ સ્માર્ટ ટીવી હશે તો સીધું યુએસબી માં મૂકો આ પેન ડ્રાઈવ એટલે પેન જાતે બધું કરે એવું મને તો સમજણ ના પડે આ બધું લાવો હા ખરું ફાલ્ગુની આવતી રહે અમારું નામ તો લખ્યું નથી આજ્ઞા ધર્મ નામ નથી આવતું હમણાં લઈ લે મયુરભાઈ પણ ઉપયોગ કરજો પાછા મૂકી રાખશો નહીં ચાલો એનો ટાઈમ ફિક્સ કરવાનો એક સ્લોટ અઠવાડિયામાં કામે કરવાનું બધું કરવું ચાલુ રહે પણ એક દિવસ નક્કી કરવો કે ચાલો હવે આપણે બેસીએ બધા આવું ગોઠવવાનું ગોઠવણી કરવી પડે બધી ગમે ત્યાં વાળેધબ ના આચાર્ય આમ સમજાયું ને તો મજા આવશે ગોઠવણી બે કરવાનું બધું વિધિપૂર્વક કોઈ પણ કાર્ય કર્યું હોય એ સફળ થાય જ નિયમથી સફળ થાય વિધિપૂર્વક જા બહુ ખરો ખરો જય શ્રી હે તું લે જા જય સચ્ચિદાનંદ પછી અંકિલભાઈ જયા નથી તો દેવચંદ કાકાને હવે આપના તરફથી આપીએ અંકિલને આપો ના દેવચંદ કાકાને પહોંચાડો ના હજુ તો રહ્યા બધા હજુ તો રહ્યા ના વધારે આપવું છે એમ ઓ એની જ્ઞાન જ્ઞાનની એનિવર્સરી જ્ઞાનની આવો એનાલિસી આવો આવો આવો ભાઈ તો આને એવું કરો સુરેશભાઈ સુરેશ તો તમારે ત્યાં આવેલો છે ને પણ એને ત્યાં અમેરિકા મળ્યું હશે વાંધો હેલો આ ભૂપેન્દ્રનો સૂરજ સાથે જ જાઓ હજુ છે હજુ તો હજુ કોણ આવ્યું આપણે પેલો બૈજીનો આપણો ભાઈ એ રહ્યો ને રાજુ અને બેલા આવી બેલા ના આપો હા એમ હા હા અહીંયા ઇન્ડિયા માટે અમે ત્રણ ડીવીડી લાવ્યા છે જે બધા ઇન્ડિયામાં આપણે રેગ્યુલર ડીવીડી જ આપેલી તે પ્રભુભાઈને કઈ ગયા દાજી એમાં જો આ આ બધી સીડી છે ને તે એના પાછલા ભાગમાં એ સીડીમાં દરેકમાં કઈ સીડીમાં શું છે બધું આખું અનુક્રમણિકા આપેલી છે કયા સાના ઉપર છે બધી આપેલી સમજાયું કે નહીં તે ત્રણ ખંડમાં છે આ એક બે ને ત્રણ અને એમાં પણ એમને કયા કઈ જગાએ કયા સત્સંગ થયો ત્યાંથી આ કયો આ બે મિનિટનો આ દસ મિનિટનો બધું લખેલું છે અને જગ્યા લખેલી છે એટલે આવો બધો રેકોર્ડ એમને કર્યો છે આ એક એક તૈયાર કરતાં વર્ષ લાગે કોઈને બે વર્ષ લાગે એટલી બધી મહેનત કરી છે એમને બહુ મહેનત કરી છે કેટલા બધા સત્સંગો થાય આવું બધું ગોઠવી દે એમાંથી બધું કાઢીને કરવું એ સહેલું નથી બહુ મોટું કામ છે ઘણું મોટું કોલેજમાં માસ્ટરમાં ભણવા કરતાં વધારે ભારું કામ છે આ લોકો તમને હા અને માસ્ટરનું માસ્ટર કરતાં પણ એટલું બધું છે એટલે બધું લાવ જાઓ સાહેબ હા ચાલો બહુ સરસ ચેતનભાઈ ઘરમાં છે હાય કઈ ગયો ભાઈને આપી દો ને કોઈ ભાઈ હા એને આપી દો જાઓ આપ લે બેન જો આ દાદા ભગવાન છે આ દાદા ભગવાન કે સરકુલ વર્તુળ બતાવ્યું છે ને એમાં વચમાં દાદા ભગવાન મૂક્યા છે એટલે આપણા બધાએ આપણા દેહમાં સેન્ટરમાં દાદા ભગવાન છે સમજાયું ને ક્યારેય એ અમર થઈ ગયેલા જેમને જન્મવું જ ના પડે એવા એ સ્વરૂપ છે એક આ દેહ કરીને આવું અનુભવ થયેલું અનુભવ પ્રમાણવાળું સમજાયું એ બધી સમજણ આપી છે આ જાઓ સંસાર યાત્રા બધી બહુ સરસ શંકરભાઈ શંકરભાઈ આવો આવ એને આપો ત્યાં જ બરાબર પહોંચાડું છું કઈ ગયો એટલે આપતા પુત્ર સાહેબ આપો તમારે ઊભા થઈને લો અલે સચ્ચિદાન થઈ ગયું વસંતભાઈ આ આજ્ઞા ધર્મની ડીવીડી જે રેગ્યુલર જોવે છે એમાં એક મુખ્ય છે આપણે કોલોનીમાં અને મહાત્મા તરીકે બીજા ઘણા બધા છે જે મને ફોન કરતા હોય પણ એમનો જે અનુભવ સાંભળવા જેવો છે જરૂર ફેમિલીને બી અને અસર થાય કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે વસંતભાઈ બધું વિગતથી કહો તમારો અનુભવ જય સચ્ચિદાનંદ દાદા ભગવાને મહાત્માને એટલો બધો પ્રેમ આપેલો દાદાજી કે અમે બધા દાદા ભગવાનમાં લોસ થઈ ખોઈ ગયા દાદા કે કહેતા કે અમે જગતને ઓટીમાં ગાલીને ચાલીએ છીએ તો કે એમનું સાયન્સ જગતમાં આગળ લાંબા કાળ સુધી લાંબા કાળ સુધી રહેવું જોઈએ એને માટે એમણે ભાવ કર્યો અને એમનો મેસેજ માં એવું એમણે ટાઈપ કરાવ્યું નિરૂપણ પાસે કે હવે કનુભાઈ સાહેબ એ માટે તૈયાર થઈ ગયા છે એમને અડતાલીસ મિનિટ પૂરું રહે છે તો એ મેસેજ સમહાવ જગતમાં આવ્યો નહીં એકદમ કારણ કે બધા દાદામાં લોસ થઈ ગયું પણ દાદા કહે કે અમે જગતને ઓટીમાં ગાલીને ચાલીએ છીએ તો એ મેસેજ ભૂગર્ભમાંથી નાઇન્ટી થ્રીમાં બહાર આવ્યો અને જ્યારે વસંતભાઈએ સાંભળ્યું નાઇન્ટી થ્રી જુલાઈની પહેલી તારીખે ન્યૂજર્સીમાં તો મેં અને ડૉક્ટર રાધેએ સાંભળ્યો તો Vasantbhai hundred eighty turn around થઈ ગયા કારણ કે ભગવાનની આજ્ઞા છે તો એ ફોલો કરવી પડે તો પછી અમે કનુભાઈને મળવા ગયા કનુ દાદા કે મળવા દો એમ કે દાદાજીનો કોઈ ટેપ ના સાંભળ્યો તો મરવા જ પણ ટેપ સાંભળી છે એટલે સંઘની જવાબદારી છે કે મહાત્માનો મેસેજ પહોંચ્યો જોઈએ એમ કરીને કનુ દાદાજી ઉપરી આવે એટલે દાદા જે ચેર પર બેસીને જ્ઞાન આપતા એ ચેર દાદાજીને માટે મેં અર્પણ કરી અને જ્ઞાન શરૂ કર્યું હવે દાદાએ જે જ્ઞાન આપ્યું તે દાદા જાણે કે મેં શું આપ્યું છે અને પરિણામ એમનું છેલ્લું શું છે જાણતા હતા એટલે બીજું એમણે વધારે લાંબી વાતો નથી કરી પણ દાદા કહેતા કે આને ઝીણું કાઢવું પડશે તમારે તો ધનુ દાદાજીને બેસાડીને ગયા અને લગભગ બાર વર્ષથી આ પુસ્તકો આજના દરમાં છપાય છે કેમ સુરેશભાઈ તો એ પુસ્તકો વાંચતા આપણે જે જ્ઞાન મળ્યું છે તો એમ એમણે જે સમજાવેલી આજ્ઞા પ્રમાણે આપણું એટલું બધું અંદર ક્લિયર થઈ જાય છે અને વસુમાઈને અનુભવ થયો છે કદાચ આજે જગતની કોઈ પણ ચીજ એક વાર પૂરતી હલાવી નહીં એવું પણ દશા થઈ ગઈ તો દરેક મહાત્માને કેવું કે દાદા એમ કહેતા આપણે વાંચવાની જરૂર નથી પણ આજના ધર્મના પુસ્તકો જરૂર વાંચજો અને વ્યવહારના માટે દાદાની નવમી આપતા હોય અચૂક વાંચજો જો તમારે તમારા જ્ઞાનની પૂર્ણાવતી સારી રીતે કરવી હોય તો જય સચિદાન અનુભવ છે જય સચિદાન શું છે ક્યાં બોલો હા પાંચ સાડા પાંચ વીસથી હા થોડું બીજું કામ હશે અમારે વ્યવહારનું એટલે કે આપણા સંઘ કેન્દ્રનું રિસર્ચ કેન્દ્રનું તો હવે આપણે આજની સત્સંગ સભા અહીંયા આગળ સમાપ્ત રાખીએ હા અને સત્સંગ કોઈ દાડો સમાપ્ત થતો જ નથી અને સત્સંગ કહેવાય પણ આજે સભા છીએ આટલા બધા ભેગા થયા છીએ દ્રષ્ટિથી કહીએ છીએ કોણ છે અરે બધું પદાર્થ હા આપ મોટા ભાગે પોઝિટિવ જીવો છો મોટા ભાગે અમે બહુ મળ્યા નથી પણ અમે પહેલી વખત તમારા ઘેર રહ્યા હતા આના જ અમે સમજી ગયેલા તે પોઝિટિવ રહેવા માટે જે છે પ્રયત્ન એમાં એક જ રહેવાનું કે હું જીવું છું આ નામથી ના દેહથી તે હું જીવું છું ઘરમાં બધા છે સંબંધીઓ બધે જ બધાની સાથે અને સમાજમાં તો બહાર દૂરના છે બધા પરંતુ ખાસ કરીને ઘરના એમાં મને કોઈ જોડે ભેદભાવ ના રહે એવી રીતે મારે જીવવાનું ભેદભાવ નહીં રહેવો જોઈએ મને શું આંખોમાં વ્યવહારમાં બધું આવે કોઈને દેખાય કરો આ બધું થાય પણ મારે દિલથી મારે ભેદભાવ ના હોવો ઘટે એ રીતે પોઝિટિવ જીવી જાઓ સમજાયું નહીં હા બેટ્સમેન કયું છે બહુ પાકો રહ્યો હમ કેરી કેટલી આવી હમ હમ ઓ અહીંયા બધું મળે બફાણું એ મળે ચાલો તો પછી હા હા બોલો ના બસ થઈ ગયું ના બોલાવો બોલાવો એક પદ બોલાવો પેલા કપડાં સાફ કરવાનું એવું બોલાવો આપણા મેલા કપડાં છે કોણ હા ખરો ખરો અરે ભાવેશભાઈ જય સચ્ચિદાનંદ મારા દીકરાનું નામ લઈ લીધું તમે બોલો તો આનંદ આનંદ છે આનંદ છે આનંદ છે તમને દેખાતો હતો સત્સંગ બધો બધો ચોખ્ખો સંભળાતું હતું આ બધું શું બહુ સારું બહુ મારા ખૂબ આશીર્વાદ છે આપને ખૂબ ખૂબ આશીર્વાદ હમ આપણે ગમે ત્યાં આવીએ છતાંય આપણે બધે હોઈ શકીએ હા આજનું આ વિજ્ઞાન ખીલ્યું છે અને આ બધી આ આપણને સુવિધાઓ મળી છે એનો આવી રીતે સદુપયોગ આપણાથી થાય એક વસ્તુ ઊંધું કામ કરે એ જ વસ્તુથી છતું કામ એ થઈ શકે છે તે આ બધું આ સાધનો છે આપણા તે જાઓ જય સચ્ચિદાનંદ લો કોઈ પણ બોલો પદ સરસ દાદાના જ્ઞાન થકી ના હોય તો બીજું કાઢો ગમે તે જય સચ્ચિદાનંદ Sakya. સમાવો બોલો જોરથી છે નમો વિતરાગાય નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવસાવણમ એસો પંચનમુકારો સવ પાવ પણાસળો મંગલાણમ ચ સવેસી પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદા જય સચ્ચિદા ચાલો ત્યારે જય સચ્ચિદા આપણે વિખરાયા વગર બધા છૂટા પડીએ શું કહ્યું બસ બસ ચાલો